મરણકાળ જ મારે તમને સમજાયું હું શું કહેવા માગું છું તે આ સૂક્ષ્મ વાત છે એવી બજારું વાત નથી આમાં બધા શાસ્ત્રોનો તોલ કરીને એક બાજુ બેસાડે એવી વાત છે કારણ કે ટાઈમિંગ વગર કોઈ મારી શકે એમ છે નહીં એટલે ભગવાન શું કહેવા માગે છે કે તમે આ ભાવ બીજ પડવા ના દેશો જો બીજ પડવા ના દીધું તો પછી તમે બંધ આંખોએ ચાલશો તો એ તમારું કોઈ નામ દેનાર નથી અને ઉઘાડી આંખે ચાલશો ને અહીં પગ નીચે આવી ગયું હશે તો મરવા આવીને નહીં મરે ચગદાયો હોય તમારાથી પણ તમારાથી મરે નહીં ને પેલાને ભાગે મરે આટલું બધું ઝીણું સાયન્સ છે આ બધું ટાઈમિંગ વગર કોઈ કામ જ ના થાય એવું આ જગતમાં છે જ્યારે ત્યારે તો આ સાચી વાત સમજવી જ પડશે ને